દુઃખ તે કોને કહેવાય દુઃખ પોતાને છે જ નહીં ને દુઃખ પડે છે બીજાને પણ સમજાતું નથી તેથી પોતે પોતાના ઉપર દુઃખ લઈ લે છે જો ત્રણ દાણા ખાવા ના મળે પીવા ના મળે તે દુઃખ કહેવાય ખાવા પીવાનું બધું જ સારી રીતે મળે છતાં આ દુષમ મન બધા દુઃખોને ભેળા કરે અને દુઃખનો સ્ટોક કરે આને તે વળી દુઃખ કહેવાતા હશે દુઃખ તો કોને કહેવાય કે ખાવા ના મળે કપડાં પહેરવા ના મળે સૂવા ના મળે એ બધા દુઃખો કહેવાય આ બધું મળે પછી દુઃખ કોને કહેવાય આ તો સંસારમાં દુષમ મનને લઈને દુઃખો છે તે સુષમ મન થાય એટલે સુખી થઈ જાય મન બગડી જાય એટલે આધી બોલાવે ના હોય તોય આધી બોલાવે વખતે દાણ દુખતી હોય તો એને દુઃખ કહેવાય આ તો દુઃખ જ નથી પણ લોકોએ બધો અજંપો કર્યો છે જેના ઉપાય જડે એને દુઃખ કહેવાય ઉપાય હોય તો જ દુઃખ કહેવાય જેનો ઉપાય નથી એ દુઃખ જ ના કહેવાય જે દુઃખ છે તેનો ઉપાય કરીએ જ છીએ ને આ પગ હોય તે લડાઈમાં કપાઈ જાય તો તે પગ ફરી નહીં આવે માટે તે દુઃખ ના કહેવાય કારણ કે ઉપાય નથી પણ પગે ફોલ્લો પાક્યો હોય તો તે દુઃખ કહેવાય કારણ કે તે મટાડી શકાય છે એનો ઉપાય છે કોઈ કહે મારે બધે સુખ છે છતાં આ પગે દરાજ થઈ છે એટલું જરા દુઃખ છે એટલે આને દુઃખ કેમ કહેવાય આ તો હાથે એની મેળે વલુર્યા કરે પણ દાદા અમારા આર્થિક સંજોગો ફરી ગયા છે તે એ તો ફેરફાર થયા કરે આ દાડા પછી રાત આવે છે ને આ તો આજે નોકરી ના હોય પણ કાલે નવી મળે બંને ફેરફાર થઈ જાય કેટલીક વખત આર્થિક દુઃખ હોતું જ નથી પણ એનો લોભ લાગ્યો હોય છે આવતીકાલે શાકના પૈસા છે કે નહીં એટલું જ જોઈ લેવાનું હોય એથી વધારે જોવાનું ના હોય બોલો હવે એવું તમને દુઃખ છે ના તો પછી એને દુઃખ કહેવાય જ કેમ આ તો વગર દુઃખે ગા ગા કરે છે તે પછી એનાથી હાર્ટ એટેક આવે અજંપો રહે ને પોતે દુઃખ માને જેનો ઉપાય નથી એને દુઃખ જ ના કહેવાય જેના ઉપાય હોય એના તો ઉપાય કરવા જોઈએ પણ ઉપાય જ ના હોય તો એ દુઃખ જ નથી આ કાળ કેવો છે આ કાળના લોકોને તો અત્યારે ક્યાંથી લક્ષ્મી લઈ આવું કેમ બીજાનું પડાવી લઉં શી રીતે ભેળસેળવાળો માલ આપવો અણહકના વિષયોને ભોગવે ને આમાંથી નવરાશ મળે તો બીજું કંઈ ખોળે ને આનાથી સુખ કંઈ વધ્યા નથી સુખ તો ક્યારે કહેવાય મેઇન પ્રોડક્શન કરે તો આ સંસાર તો બાય પ્રોડક્ટ છે પૂર્વે કંઈ કરેલું હોય તેનાથી દેહ મળ્યો ભૌતિક ચીજો મળી સ્ત્રી મળી બંગલા મળે જો મહેનતથી મળતું હોત તો તો મજૂરને મળે પણ તેમ નથી આજના લોકોમાં સમજણ ફેર થઈ છે તેથી આ બાય પ્રોડક્શનના કારખાના ખોલ્યા છે બાય પ્રોડક્શનનું કારખાનું ના ખોલાય મેઇન પ્રોડક્શન એટલે મોક્ષનું સાધન જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત કરી લે પછી સંસારનું બાય પ્રોડક્શન તો એની મેળે મફતમાં આવશે જ બાય પ્રોડક્ટ માટે તો અનંત અવતાર બગાડ્યા દુર્ધ્યાન કરીને એક ફેર મોક્ષ પામી જા તો તોફાન પૂરું થાય આપઘાત કરીને મરી જાય તો શું થાય આપઘાત કરીને મરી જાય પણ પાછું અહીં ફરજો ચૂકવવા આવવું પડે મનુષ્ય છે તે તેને માથે દુઃખ તો આવે પણ તે માટે કંઈ આપઘાત કરાય આપઘાતના ફળ બહુ કડવા છે ભગવાને તેની ના પાડેલી છે બહુ ખરાબ ફળ આવે આપઘાત કરવાનો તો વિચારે ના કરાય આ જે કંઈ કરજ હોય તો તે પાછું આપી દેવાની ભાવના કરવાની હોય પણ આપઘાત ના કરાય દુઃખ તો રામચંદ્રજીને હતું તેમના ચૌદ વર્ષના વનવાસમાંના એક દાડાનું દુઃખ તે આ ચકલાના આખી જિંદગીના દુઃખ બરાબર છે પણ અક્કરમી ચેં ચેં કરીને આખો દાડો દુઃખ ગા ગા કરે છે સુખ દુઃખ તો આમંત્રેલા મહેમાન જેવા છે આવે ત્યારે ધક્કો ના મરાય પણ તેમને તો સત્કારવા જોઈએ સંસાર એ દુઃખનો દરિયો છે વ્યવહાર સારી રીતે ચલાવવામાં કોઈની બીક ના હોવી જોઈએ ધોલો ખાવી ગમતી ના હોય અને જો ચોપડો બંધ કરવો હોય તો ધોલો આપતી વખતે વિચાર કરવો કે પાછી આવશે ત્યારે એ લેવાશે કે કેમ ત્રણ જાતના દુઃખ છે દેહના દુઃખોને કષ્ટ કહેવાય છે જેને પ્રત્યક્ષ દુઃખ કહેવાય દાઢ દુખતી હોય આંખો દુખતી હોય પક્ષાઘાત થયો હોય તે બધા દુઃખો તે દેહના દુઃખો બીજા વાણીના દુઃખ એને ઘા કહેવાય છે હૃદયમાં પેસી જાય તો પછી જાય નહીં ને ત્રીજા મનના દુઃખ તે દુઃખ કહેવાય છે આપણને મનના દુઃખ કે વાણીના ઘા ના રહેવા જોઈએ પણ કષ્ટ તો આવે સહન કરવું પડે એ બધું કષ્ટ જ કહેવાય પણ આપણે જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહીને સહન કરીએ પણ આ વાણીનો ઘા અને મનના દુઃખો ના હોવા જોઈએ આ ઇન્કમ ટેક્સનો ઓફિસર કહે કે તમારી ઉપર આટલો ટેક્સ નાખી દઈશ એવું બોલે તો એ તો રેકોર્ડ છે તેથી એ વાણીનો ઘા આપણને ના લાગવો જોઈએ આ કોઈને હાર્ટ એટેક આવ્યો હોય ત્યારે તેને છાતીમાં દુખતું હતું તે એ ભાઈને છાતીમાં દુખવા આવે તો કહે કે મને હાર્ટ એટેક આવશે તો આ તો નર્યું દુઃખ વધારે એના કરતાં એવો વિચાર આવે તો કહીએ કે તું બહાર જા આ તો દેહ જવાનો છે તે ગમે ત્યારે જશે અને એ વ્યવસ્થિતને આધીન છે ને તો પછી એ વિચારથી દુઃખ શાને માટે કષ્ટ કેટલા પડે છે તે જોવાના ને કષ્ટ ના હોય તો રહેને મસ્તીમાં દાદા દાદા બોલતા ના થાકું એમાં રહેને ભગવાને કહ્યું હતું કે દેહના કષ્ટ એટલા જ દુઃખ લગાડજે બાકી બીજા દુઃખો એ ખરા દુઃખ નથી કેમ જનાવરને દુઃખ નથી કારણ કે એમને સીમિત મન છે એમને ખાવાનું લઈ જઈએ તો ગાય દોડતી આવે ખાવા મળશે તેથી લાકડી લઈ જઈએ તો નાસી જાય એટલું જ એમનું મન છે પણ એ સિવાય એને છે બીજી કશી ભાંજગળ આ ગાયને મનનું ચક્કર નથી તેથી મનના દુઃખો તેમને નથી ને એમનો સંસાર તો આપણા સંસાર જેવો જ છે માટે તેમને અક્કલ નથી તો એ એમનું ચાલે છે તો પછી આપણું કેમ ના ચાલે અને ઉપરથી વધારાનું આપણને મનનું ચક્કર છે તો એનો લાભ લો ને આ મનનું ચક્કર દુઃખદાયી કેમ થઈ પડે દુઃખના વિચાર આવે એને બધાને ડિસમિસ કરી નાખીએ અને ના હોય તો છેવટે તેને એક્સેપ્ટ ના કરીએ આ ગાય ભેંસોને કષ્ટો છે તેમ આપણને કષ્ટો છે પણ એમને વાણીની ભાંજગળ નથી આપણે ગાળો ભાંડીએ તો એમને વાંધો નથી એમનું મન સીમિત છે અને બુદ્ધિ પણ સીમિત છે આ વધારાના દુઃખોને તો ડિસમિસ કરવાના છે આ ગાયો ભેંસોને છે કશી ભાંજગળ એમના બચ્ચાને પહેણાવવાની છે એમને કશી ચિંતા આ કેવું છે કે ફૂલ લાઇટમાં વીંછી બેઠો તો પછી મઈ ભડકાટ ભો લાગ્યા કરે પણ જો ફૂલ લાઇટને ડીમ કરી નાખીએ તો પછી વીંછી ના દેખાય એ પછી ના ભડકાવે આ તો ફૂલ લાઇટને ડીમ કરી શકાય પણ ડીમને ફૂલ ના કરી શકાય આ ગાયો ભેંસોનું ચાલે છે તો શું આપણું નહીં ચાલે આ ભાન નથી એવા મનુષ્યોનું પણ ચાલે છે આખી દુનિયા બધી ચાલે છે તો પછી મેલને પૂળો સ્વરૂપ જ્ઞાન અમે આપીએ તે પછી દુઃખ કોને કહેવાય આ દેહને સ્પર્શે તે આ કપડાને સ્પર્શે તે નહીં આ તો કપડાને સ્પર્શે તો કહેશે મને દુઃખ થયું આ લગ્નમાં જતા હો ને ઉપરથી કોઈ થૂક્યું તો કહેશે કે આ મારી ઉપર થૂક્યો તો અમે કહીએ કે હા એ તારી ઉપર થૂંક્યો એ બરાબર છે પણ એ કંઈ તારું દુઃખ નથી દુઃખ તો કોને કહેવાય કે દેહને સ્પર્શે તે વહુને સ્પર્શતું દુઃખ તે વહુને સ્પર્શું કહેવાય એને આપણે મનમાં શું કામ લઈએ એને તો જ્ઞાનમાં લઈએ અમે બધી જ બાબત જુદી પાડીએ ધંધામાં ખોટ જાય તો કહીએ કે ધંધાને ખોટ ગઈ કારણ કે આપણે નફા ખોટના માલિક નથી માટે ખોટ આપણે શા માટે માથે લઈએ આપણને નફો ખોટ સ્પર્શતા નથી અને જો ખોટ ગઈ ને ઇન્કમટેક્સવાળો આવે તો ધંધાને કહીએ કે હે ધંધા તારી પાસે ચૂકવા એવું હોય તો આમને ચૂકવી દે તારે ચૂકવવાના છે તું કહે કે કાન દુખે છે તો હું તારું સાંભળું દાણ દુખે છે તોય હું સાંભળું ભૂખ લાગી છે તે હું સાંભળું એને દુઃખ કહેવાય અને તું કહે કે ખીચડીમાં ઘી નથી તો તે ના સાંભળું આ દેહને તો આટલી ખીચડી નાખીએ તો તે બૂમો ના પાડે પછી તારે જે ધ્યાન કરવું હોય તે કરજે નહીં તો દુર્ધ્યાન કરવું હોય તો તે કર તને બધી જ છૂટ છે આ તો વગર કામના દુઃખો માથે લઈને ફરે છે આ ઘરમાં કઢી ઢળી જાય તો એને શેઠ માથે લઈ લે કે કરમના ફૂટેલા કે કઢી ઢળી ગઈ એને દુઃખ માને એવું આ ધંધામાં એ શેઠ દુઃખો માથે લઈને ફરે છે કેટલાક ઓફિસના દુઃખો હોય છે ને કેટલાક સમાજના પણ દુઃખો હોય પણ એને દુઃખ ના કહેવાય અમે તો ધંધાનું દુઃખ ધંધાને માથે ને સમાજનું દુઃખ સમાજને માથે નાખીએ આ તારા વાળ કાપી લે તો એને દુઃખ ના કહેવાય કાન કાપે તો એને દુઃખ કહેવાય કારણ કે વેદના થાય છે છતાં આપણા સત્સંગમાં આવે તો એ દુઃખ ભૂલી જાય કાનની વેદના એ ભૂલી જાય એક બાપ હતો ડૉક્ટરનો એ ઓળખીતો હતો એના છોકરાને આંગળીએ વાગેલું તે પછી પાકેલું એટલે એનું ઓપરેશન કરવાનું હતું બાપે છોકરાને બહુ ફટવેલો બહુ પૈસાવાળો હતો હવે ડૉક્ટર કહે કે હું ઘડીમાં જ આમ ઓપરેશન કરી નાખીશ તમે ચિંતા ના કરશો પણ શેઠ કહે કે મને ઓપરેશન થિયેટરમાં બેસવા દો શેઠ તો વજનદાર માણસ એટલે ડૉક્ટરે બેસાડવા દેવા પડ્યા હવે બાપ બેઠેલો આઠ ફૂટ છેટે અને ડોક્ટરે આંગળીએ ઓપરેશન કરવા કાપ મૂક્યો હવે ત્યાં નહોતો કોઈ તાર જોડ્યો કશું હતું નહીં ને છતાં આ ડફોળને વગર તારે આંખમાંથી પાણી નીકળવા માંડ્યું આ વગર તારે પાણી નીકળે તો શું હશે એને તો બબૂચક કહેવાય આ રડવા જેવું ના હોય જગત અને જ્યાં રડવાની જગ્યા આવે ત્યાં હસવું આ કેવું છે કે સારી રકમે ભાગીએ તો પેલી રકમ ઉડી જાય જ્યાં આ દુઃખને ભાગવાનું હોય ત્યાં એને ગાયને ગુણે એના કરતાં હસીને એ રકમને ભાગી નાખ તો શેષ ના વધે એક જણ કહે કે મારી નાતમાં આબરૂ ગઈ એ નાતનું દુઃખ એમાં તને શાનું દુઃખ દુઃખ તો દેહને સ્પર્શે તે કહેવાય મહાવીર ભગવાનને દેહને દુઃખ સ્પર્શેલું તેમના કાનમાં બરુ ઘાલી દીધેલા તે જ્યારે કાઢ્યા ત્યારે એવી વેદના થઈ તે આંખમાંથી પાણી નીકળ્યા ને મોટી બૂમ પડી ગયેલી એવું તો બધાને થાય દેહ ને આત્મા તો જુદા છે પણ માનેલો આત્મા છે ત્યાં સુધી દેહ જીવે પ્રતિષ્ઠિત આત્મા કન્ઝ્યુમ થઈ જાય વપરાઈ જાય પછી દેહ ખલાસ થઈ જાય માટે દુઃખ કોને કહેવાય સ્પર્શે તે બાબાને આંગળી કપાય તો શું એ તો બાબાને દુઃખ થયું પણ એમાં તો બાપોએ દુઃખ માથે લઈ લે ભગવાન શું કહે છે કે અમે બાબાને એક રતલ દુઃખ આપેલું તેમાંથી બાપ અડધો રતલ લઈને ફરે અને મા પા રતલ લઈને ફરે છે હવે આને ડફોળ નહીં તો શું કહેવાય તું મને કહે કે દાદા પેટમાં દુખે છે ને ત્યાં હું કહું કે તું આત્મા છે ને તો તો હું જ્ઞાની ના કહેવાઉં એને તો અમારે સાંભળવું પડે પણ ખીચડીમાં ઘી ના મળ્યું તે કહું તો તે અમે ના સાંભળીએ આને દુઃખ ના કહેવાય આ બહુ ઝીણી વાત છે જો કંઈ પણ દુઃખ છે તો એ દુઃખને ઉપાય હોય છે જ દાઢ દુખે તો એને દુઃખ કહેવાય કારણ કે ડોક્ટર પાસે જઈને દવા કરાવાય દાઢ કઢાવી શકાય દુઃખ તો કોને કહેવાય જેના ઉપાય હોય તેને જેના ઉપાય ના હોય એને દુઃખ જ ના કહેવાય આ તો છોકરાને રતલ દુઃખ હતું ને તેમાં તે શું કામ બીજું અડધો રતલ લઈ લીધું કૂતરાના બચ્ચાને વાગે તો કૂતરો રડે નહીં એને ચાટીને રૂઝાવે એની લાળમાં રૂઝવાની શક્તિ હોય છે અને એને પોતાને થયું હોય તો બૂમાબૂમ પાડે અને આ નિરાશ્રિતને તો બીજાને થાય તોય માથે લઈ લે એક ભાઈ આવેલો તે કહે મારે તો મોટી પીડા આવી પડી છે મેં પૂછ્યું શું છે તો એ કે બૈરીને ડિલિવરી આવવાની છે બાઈ ડિલિવરીએ ગયા તો એ કંઈ નવીન છે આ કૂતરા બિલાડા બધાને ડિલિવરી જ છે ને પોસ્ટવાળાએ ડિલિવરી કરે છે એમાં નવાઈ જેવું શું છે મહી ભડકે કે બાજુવાળાની બાઈ ડિલિવરી વખતે ખલાસ થઈ ગયેલી તો મારી બૈરીનું શું થશે તે પછી અમે એને વાતની સમજણ પાડી ને તેને સમાધાન કરાવી આપ્યું કંઈક મંત્ર કહીએ કે આ બોલજે એટલે એમાં એનું ધ્યાન રહે નહીં તો એના એ જ વિચાર કરે કે આમ થયેલું તે આમ થશે તો આવા વિચાર કરે તો પછી એવી અસરોએ થાય ને આ તો દુઃખ માને અને એનો જ વિચાર કરે તો એનાથી બનવાનું ના હોય તો એ એવું જ બની જાય વિચારોની અસરથી તો બગડે છે બધું જેનો વિચાર નહીં એ સફળ કામ થાય જ્યાં વિચાર થયા એટલું બગડ્યું કારણ કે નિરાશ્રિતના વિચાર છે ને આશ્રિતના વિચાર હોત તો જુદું છે આ કહે કે પેલા બાઈ મને આમ કહે છે ને આ આમ કહે છે એ સ્પર્શેલું નથી એને દુઃખ ના કહેવાય આ ઇન્વાઇટ કરે એને દુઃખ ના કહેવાય આ બાબાનું દુઃખ શેરે શેર લઈ લે છે તો બાબો જતો રહે છે ત્યારે તું કેમ જતો નથી રહેતો પણ ત્યાં ના જાય જ્ઞાની તો બહુ ડાયા હોય એમણે બધી રીતે હિસાબ કાઢી લીધા હોય આવો કાળ આવે તો શું એમાં એમને દુઃખ નહીં આવતા હોય આવે પણ ગોઠવણી કરી રાખે આ પોસ્ટ ઓફિસમાં સોર્ટિંગના ખાના હોય છે ને આ નડિયાદનું ખાનું આ સુરતનું ખાનું તેમ જ્ઞાની આ ધંધાનું ખાનું આ સમાજનું ખાનું આ ઓફિસનું ખાનું એમ નિરાંતે ગોઠવીને સૂઈ જાય સ્વરૂપનું જ્ઞાન મળ્યા પછી સહેજે દુઃખ ના રહે એવું છે આ સિનેમાની સીલિંગ પડે તો આપણને કે કોઈ માણસને વાગે નહીં તો સારું વખતે કોઈને વાગે તો કોઈ મરી ગયું નહીં એટલે સારું થયું એમ સમજનું અવલંબન લેવું જોઈએ અમારે કોન્ટ્રાક્ટના કામ પર ખબર આવે કે પાંચસો ટન લોખંડ દરિયામાં પડી ગયું તો પહેલાં અમે પૂછીએ કે આપણો કોઈ માણસ મરી તો ગયો નથી ને મરે છે તો સૌ પોતાના ઉદયે પણ આપણા નિમિત્તે ના હોવું જોઈએ જેનું જે ખાતાનું હોય એ ખાતામાં મૂકી દેવું આ શરીરને સ્પર્શે એટલી જ ભાંજગઢ ફાધરને થયું તો આપણે એ માથે નહીં લેવાનું છતાં તપાસ રાખવાની કે શું થયું ક્યાં વાગ્યું પછી બધી દવા વગેરે બધું તરત જ લઈ આવવાનું પણ ડ્રમેટિક ને ડ્રમેટિક ના હોય તો બાપ મરે તો દીકરાએ જોડે જવું જ જોઈએ ને આ મરતી વખતમાં ડ્રામા અને આ વાગે એમાં ડ્રામા નહીં એ કેમ ચાલે આ જ્ઞાની પુરુષ શાથી કાયમ આનંદમાં રહે છે કારણ કે બધી ગોઠવણી આવડે અને એ જ તમને શીખવે તમને આ આવડે નહીં એથી તો તમે અમને અહીં આસને બેસાડ્યા આ માસ્તર હોય તે છોકરાને બે ગુણાકાર શીખવે ને જો તે છોકરાને ના આવડે તો તેને મારે ઘરમાં માસ્તર બનને પણ બૈરી પાસે માસ્તર ના બને નહીં તો બૈરી જ મારે